માણસો પોતાના છાપરા નો ખ્યાલ હોય ને મારું છાપરું ના ઉડી જવું હાય હાય હાય કચ્છમાં ગયા ત્યારે આપને બધા કે તબિયત તમારી આવી છે આવી છે ડાક્ટરો તો એમ પછી પેલા ફોનમાં આવ્યા પેલો હતો આપણે ગોળી આપવા મળી શેરી ગોળી છે પેલા પેલા દવા સમજે શું આપ્યું દવા તને એક વાર બીજી કોઈ પાછળ પૈસા લઈ લો પાછળ માયા ગોળિયા ચિઠ્ઠી લઈને આવ્યો છે શું આટલો બધો દીવાનો છે તો હમને ચીચકી લઈને આવે એટલા બધા આગળ દુઃખ છે કેમ છે અગર સહન નહીં થતું એ જોઈ અને એવું હતા મને કેવું એવું હતા મને કેવું દાદા છે ના થાય એવું નહીં સહન ના થાય તો હંમેશા આખો દાદો શરીરને કઈ કઈ કરે શું થાય ના થાય કહ્યું કે થયા છે અને અડધું દેહાય રાખા દીધું છે લોહી બધું ઓછું થઈ જશે કેટલી ઉંમર થઈ બોલે હરી બોલો ભાઈ બોલતા રહ્યા ઠીક છે કે ઠીક છે શીખનો હતો ને હિંમત રાખી કરતા કર્યા કરો મુશ્કેલી લાગે છે દુખાવો બહુ થાય બહુ થાય સહન ના થાય સહન ના થાય ઉકેલો ઉદાસન અસર નીચું થયા કરે એમ મન સ્થિર મન મન ઊંચું નીચું થયા કરે એમ આપણે ના એટલે એ બરોબર એટલે જોઈએ કે આ ઊંચું નીચું થાય છે એમ પણ સંતોષ નહીં મનને એમ સંતોષ કરી તો આમ જ નહીં મને સંતોષ ન હોય ત્યારે જ્ઞાન સારું થાય એટલે મન ને સમાધાન નથી થતું આમ મનને અકડાટ રહ્યા કરે સમાધાન કરે કે મરી ગયેલા મનનું સમાધાન કરાય છે તો કે દૈરી છે ના મન એટલે શૈલેષ ને સમાધાન કરવું શુદ્ધાત્મા એવું છે શૈલેષ ને સમાધાન કરવું ભરત ને જરાય મનનું સમાધાન કરવાનું કરશે મનને બહુ અસમાધાન થઈ જાય પછી જલેબી હશે કોઈ જઈ જાય હવે આ શું કરાય જમા તો સમાધાન કરે હા અત્યાર સુધી એમ કે ભણતા હતા આ કરતા તે કરતા બધું સીધું સીધું આ કરતું હતું ચાલ્યા કરતું હતું હવે મન એમ ઊંચું નીચું થયા કરે કે કેમનું છે શું છે એમ એવું લાગતું હતું એમ હા પેલા કેવું સીધું ચાલતું હા હા એવું લાગતું હતું કે આમ કે અત્યારે મન તો મય કુદાકૂદ કર્યા કરે આમ અત્યારે પણ એવું કરે કુદાકૂદ કર્યા કરે મય જાત જાતની આમ પાછું નવરું પડે એટલે વધારે કરે આમ કામ ઓછું થઈ ગયું ને નવરાશ વધી ગઈ એટલે વધારે કરે સત્સંગનો ખોરાક આપીએ એટલે થોડો વખત રહે કે આખો વખત રહે નહીં એને ટાઈમ બહુ મળે ને હવે નવરાશ બહુ મળે આમ કામ નું બોલ ભેગા કર્યું ઓછા બધા પોતા જયારે બધા પુરસાદ આવે ત્યારે ઢીલા કેમ પૂછ ભરતભાઈ કે તમારે મન નું ત્યાં છે કઈ શું ભરતભાઈ તો હું તો મન નું કેમ નથી મનને કહીએ ગમે નહીં સંતોષ આવે મનને મનને આ સંતોષ જ હોય મનને કે છે અસંતોષ જ હોય મનનું ભાઈ મૂરખ કહેવાય કાયમ મનને તકા શું કર્યું છે કાયમ સમય સંતોષ રહી શકતા નથી પકડ્યું છે ને દાદા કે આ જય પ્રમાણે જવાનું છે આ જય પ્રમાણે જવાનું છે એટલે પછી પેલા ને સાંભળવાનું ના સાંભળે એટલે એમાં સંતોષ થાય એ જુદો છે તે ડર જરાય ના લાગે ડર ના લાગે પ્રેક્ટિસ પાડી એટલે પછી હિસાબ બંધ ના કરે કચકચ કર્યા કરે ગાડી બૈરી કરે બૈરી તો સારું કે અમુક કલાક છૂટા રહેવું હોય તો રહેવાય આ તો જોડે જોડે જ હોય ચોવીસ કલાક આપણે જોયા કરે બરોબર આપણે તો સારું તો આપણે એક બે જણ આપણે ગાતા થયા નવીન પૂછે છે મનનું ધ્યેય સંબંધિત સાંભળવાનું એવું નવીન પૂછે છે કે મનનું ધ્યેય સંબંધિત સાંભળવાનું એવું શું કહ્યું મનનું ધ્યેય સંબંધી હોય એટલું જ સાંભળવાનું એમ હા ધ્યેયના અનુસરે આવો આવો ની બધી બાબતોમાં થાય બ્રહ્મચાર્ય સંબંધે કશી બૂમ ના પાડે ના એટલે એવો કશો એમાં વાંધો લેતું જ નથી બ્રહ્મચારી ની બાબતમાં કશું જ ના કરે તો બીજું બધું વ્યવહારનું હોય ને તે અને બીજું નવરાશ બહુ મળે હમણાં નવરાશ નો ટાઈમ બહુ મળે ને પહેલા એમ કે કઈ કઈ કામ રહ્યા કરતું હતું એટલે આમ જરા સરખી વ્યવસ્થિત થતું હવે પેલું નવરાશ નો ટાઈમ વધી ગયો તો અહીંયા મન કઈ કઈ કુદાકુદ કર્યા કરે ગુચવાડો કર્યા કરે આમ અને વ્યવહારની બૂમો પાડ્યા કરે કઈ કઈ કઈ કઈ ના તે બરોબર છે ના કૂદવું નહીં આમ કરશું તેમ કરશું શું કરશું આજે ટૂંકમાં એને સમાધાન ના થાય સંતોષકારક ના થાય કશું કરવું નહીં તો જોયા કરવું જ પડે એ કૂદે જોડે હા બીજે જાય બીજે જાય મતદારો કે દે એટલે હેરાન ના કરે પણ આમ દાન દાનમાં એવું રહ્યા કરે ખરું આમ એને જોયા કરવું એનાથી કોઈ ધર્મ નથી ભરતભાઈ ગમે એવડા મોટા હોય શુદ્ધાત્મા જોવા જ પડે ને બધાને જ એવું ને બધા પોતપોતાની પ્રકૃતિ એવી જ હોય ને વગાડવી જ પડે ને એની પ્રકૃતિ કરતા સારું લાગે પેલા તો પણ મરેલો કરતા પેલા દાદા આમ ધાર્યું થાય ને એટલે પછી મસ્તી રહે સમજાય અને આમાં મસ્તી ના પણ સારું લાગે બ્રહ્મચર્ય સંબંધી કશી બૂમ નહીં આવતી એ તો એ ચોખ્ખું એક બાજુ ચોખ્ખી તદ્દન બ્રહ્મચર્ય સંબંધી અત્યારે કોઈ માથાકૂટ નહીં એ તો ચોખ્ખી બાજુ છે એ બરોબર ધ્યેય ધ્યેય ઓલ રાઈટ એમ આ તો બીજી બધી વ્યવહારની નોકરી નહીં ગમતી કે છે નોકરીમાં બધા ગાળો દઈ જાય છે વાતાવરણ સારું નહીં છ કલાક જેમ તેમ પસાર કરવા પડે છે કંટાળો બહુ આવે છે મગજ ખરાબ થઈ જાય છે અહીંયા એવું બધું એવું બધું દેખાડ્યા કરે એ બધી બીજી બધી બસ એ જ વિચાર આવે બીજા કથા નહીં પગાર વધ્યો થોડો હોય તો પગાર તો વધે ને સરકાર તો વધવાના છે હમણાં પગારો અમુક પ્રમાણમાં હવે મેરી ખાતું થઈ ગયો